શું નામ છે કંપનીનું બોડી માંથી બહાર નીકળે એ કોણ છે થિંક કરે એ માઇન્ડ કોલેજમાં જે આવે તે કોણ છે See, you, you sit and think about something, like, you know. But sometimes in your thoughts, you are uh, playing, uh, you know, baseball somewhere. Now, who's that who is out of the body and, ખબર નથી કોઈ જાય છે ખરું જાય છે હે એ થિંકિંગ નહીં હતું માઇન્ડ નહીં એ ચિત્ત છે ચિત્ત ચિત્ત શબ્દ હવે નહીં સાંભળે તમે બોલતા હતા બહાર બહાર બોલતો નહી ત્યાં ચિત્ત સાંભળેલું ચિત્ત એને કઈ ભાષામાં કહીએ તેને સમજાય રિફ્લેક્ટિવ કોન્શિયસ ને જો ચિત્તને બહાર જાય અને અંદર એવું ડિફરન્શિએશન એ ચિત્ત નો બહાર પણ જાય અને અંદર પણ રખડે અહીં વાગ્યો હોય ને ત્યાં સીધું જઈને બધે ધ્યાન થાય બ્રેકડાઉન થઈ બેટા ઉભો પોલીસ વાળાને પેચ બધું હા અને જીપ દીપ લઈને ઉપડે બધું દીપ દીપ પોલીસ વાળા પોલીસ વાળા લઈને રેડિયો બેડિયો લઈને ઉપડે અને બહાર પણ જાય આપણી ઓફિસમાં જાય ઓફિસમાં આપણી ઓફિસ ને ટેબલ વેબલ બધું દેખાડે આપણને ટેબલ ના ચાર પાયા એ ટેબલ જોતા હોય ને આપણે એવું દેખાડે એવું નહીં દેખાતું સ્વપ્નમાં પણ એ જ હોય શું કે માં પણ એ જ હોય સ્વપ્નમાં સ્વપ્ન દેખાડે એ જ દેખાડે ના એ હા એ બહાર જાય છે સ્થિત છે અને સપનું તો દેખાડે છે ને તે આખું અંતસ્કરનું છે બધા એમાં મન હવું હોય બુદ્ધિ હવું હોય અહંકાર હવું હોય બધાનું નાટક છે સપનું એટલે બે દેહનું બે દેહ આ ત્રીજો દેહ આઈલો દેહ છે એમાં જે સ્થૂળ દેહ છે ને દેખાય છે એ દેહ દેહમાં આઈલો દેહ છે બે દેહ નું કર્મ છે ને બે દેહ ભોગવે છે સમજ ને અને આ જે ઉઘારી વાંખનું સપનું કે અત્યારે સંસાર જે ચાલે છે ને આ સપનું છે પણ ઉઘારી વાંખનું સપનું કેવું એટલે આ અમારા સસરા અને અમારા મામા બધું સપનામાં જ બોલે બધા તને હવે ને હવે એ સપનામાંથી જાગ્રત થાય અને હું શુદ્ધાત્માથી થાય તારે તુરિયામાં આવ્યો કહેવાય નહીં તો આ તો સપનું છે હું વડોપ્રધાન છું ફરું છું ગમે તે કહું છું બધું સપનામાં જ છું આપડે લોકો ગાઈ દેવું આ સપનું છે સંસાર એટલે આ સપનું છે શું છે આ ત્રણ વખતનું સપનું છે પેલું બે વખતનું સપનું છે બે એટલે બે દેહનું સ્થુલ અને સૂક્ષ્મ અને કારણ બે દેહનું આ સ્થુલ સૂક્ષ્મ અને કારણ ત્રણ દેહનું સપનું બે નું જે સપનું છે એ પણ કોઝ એન્ડ ઇફેક્ટમાં જ છે બે દેહનું જે સપનું છે એ પણ કોઝ ઇફેક્ટમાં બે દેહનું સપનું તે જે કોઝ હતા ને તેને લઈને ઇફેક્ટ છે આ શું છે અને તે ઇફેક્ટ એ પછી ભિખારીનું સપનું આવે ને તો એક અધોળ કે નવટોક લોહી બળી જાય છે તે વજન ઓછું થાય છે અને રાજાનું સપનું આવે તો વધી જાય તો વજન વધે એટલે ઇફેક્ટિવ છે તમારા સપના વાળા બંધ થાય એટલે કોઝ ઇફેક્ટ એ બે એની એમ કેવાય તો સપનું આવવાનું બંધ થઈ જાય તો એનું કોઝ ઇફેક્ટ પતી ગયો એવું થાય પછી શું થાય કોઝ અને ઇફેક્ટ પૂરા થઈ ગયા એવું થઈ જાય હા ઇફેક્ટ પૂરી થઈ ગઈ એટલે કોઝ પૂરી કરી સમજ ને અને સપનો જાત જાતનો આપે નહીં રડાવડા એમાં સપનો આવે એટલે કોઝ એન્ડ ઇફેક્ટ જેવું કોઝ થઈ છે તેવું આ તને સપનું આવે કોઈ દાદો કોકો આવે શાનું આવે એ તો હવે ખબર ના કોણ મોકલતું છે ખબર ના થઈ કેટલું બધું પરવેશતારી માણસ રહેવું પડે આ કોણ મોકલતું છે ખબર નથી આ ખબર નથી તે ખબર નથી અને અમે એને સમજણ પડે કે આ બધું આ કરે છે અને આ કરે છે તું જ દો છું આ વાત છે આમ છે તેમ છે ફોડ પડી ગયો રિવર્ટાઈ થઈ ગયો પણ અમારે જોડે ફરવું પડે દેવ છે મહિનાથી વાર લઈને ફર્યા કરે ઘેરથી હમણાં ખબર આવી કે આપડે તો રૂમમાં છે બધું પાણી પી ગયું બહુ વરસાદ પડ્યો છે તમે શું કહ્યું કઈ વાંધો નહીં ચિંતા ના કરશો નવું આવશે શું કે છે ચિંતા ના કરશો નવું આવશે નવું આવશે ત્રીસ મારી ઉંમર ના હતા તે મેં કહ્યું આમ અંશભા દહેરો રાખો વાપર છોકરા છે તમે આમાં ના હવે આ છેલ્લો ભાગ પૂરો કર્યો એટલે પછી આપણે કઈ માંગણ નહીં આપણી આપણી જવાબદારી પર આવી ગયા અત્યારે આઠમા તો આઠમા શરૂ કર્યો છે તે આઠમા પૂરો થઈ જાય નવમા શરૂ કરું કે પછી થઈ રહ્યું આપણે તે આમ મેં કહ્યું આરામ બરામ થોડો ઘણો રાખજો પછી આરામ જ છે આપણે પછી આપણે કશું તમે આવજો આપણે સત્સંગ કરીશું મેં હા ખબર ને પણ પછી તો હજુ નવો વાળી શરૂઆત જ નહીં થઈ તરત એમને કાઢ્યા કે વરાયા ક્યાં ચાલ્યા તો હજુ નવરા છે નવરા આ પૂરો થઈ જાય એટલે પછી નિરાંત તો બેસીને સત્સંગ કરીશું એટલે માં પચાસ વર્ષ પછી વિશ્વાસ દેખાતો છે પચાસ વર્ષ સુધી વિશ્વાસ રાખવાનો અને પછી વિશ્વાસ બેસાતો પછી તો બોનસ ના વર હા એકદમ જેટલા મળ્યા એટલા બોનસ ના તો હવે ને એટલે આ અમે થઈ મળ્યા થઈ બોનસ ના મળ્યા જેટલું ઓછું હતું ઓછું ના મળ્યું જોઈશું બોનસ ની કિંમત નહીં પચાસ મૂડી બધી કાપી દે ત્યારે આપણે ખોટું લાગે પચાસ <laughs> એટલે કોની વાત કરતા હતા પછી કાકા ને કાકા બાજુ પહોંચ્યો વધ્યો સારો કેવા લાવે હે પાણી બનાવે જેવું કે છોકરા સસ્તા પડે બધા એના ઉધારે પાણી બનાવે એટલે મારે કહેવાનું આ મકાન શું કે છે નવમાનું ને કે કોતો તમે જતા રહેશો કહો તો હું જતો રહીશ અરે એ રીતે બોલે કાકા કે શું સી જતો રહીશ તમારા છોકરા કાલે હવે સત્તામાં ખોટ જશે હું જતો રહીશ જતો રહી ના જતો અરે નહીં તો હા હું તો પાંચ છ વર્ષ જ ગયા છે તમે તમારા જેવી કેટલી પેઢી વર્ષ જતા છે કશું આમાં હા આવું છે એટલે મમતા છોડી દેવા નહીં પણ મમતા કેવી રાખવાની વિધાઉટ એની સ્ટેબિલાઇઝ કેવું સ્ટેબિલાઇઝ નહીં કરવાની અને આ રોડ તો સ્ટેબિલાઇઝ કરાવે ને નહીં શું વંડી પહેરી જાય હું કેમ બોલતો પોલી મમતા નાય મારી કઈ ઉડી નાય મારી નાય મારી નાય તને કોઈ વસ્તુ બહુ યાદ આવે છે નાકામની નાકામની યાદ આવે છે You remember something very often. Dinava, dinava, dinava. અને યાદ જયારે કોઈ પણ આવે તો નોય મારી નોય મારી કે આવે પછી યાદ આવતું બંધ થઈ જાય કેટલા વાગ્યા છે અનલિમિટેડ બુદ્ધિ છે બુદ્ધિ અનલિમિટેડ કરી શકાય એવું આ માણસ દેશમાં બીજા કોઈ દેશમાં નહીં you have unlimited mind, unlimited body. Why do you want to waste your time in, in sleeping? That's what he's saying. ખાલી સુઈ રહેવા માટે દેશ છે આ હું સાડા ત્રણ વાગે ઉઠીને હું બસ It's the body. બસ બાર વાગે સુઈ જઉં સાડા છે સુઈ ના જાય થોડું પદ્માસન રાખી થોડું બેસે You know, sit down and, and meditate, he says. પદ્માસન ના ફાવતો એમ ને Before you get up, do some meditation. એકાગ્રતા કોઈ પણ ચીજ એની એની એકાગ્રતા પાંચમા મિટિંગ જોજે દાદા દેખાય તને ફાયદો ઘણો થશે એકાગ્રતાથી કરવાથી મન વિલ પાવર વધી જાય તો ફ્રેક્ચર થઈ જાય એક જ વાર Yeah, concentrate on one thing. Okay. એક જ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવાનું હા પણ બે એક જ વસ્તુ કેમ ગમે તે વસ્તુ નહી તો ઓમ નમો ભગવતે વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુ વાંચ્યા કરવાનું ચોપડી વગર વાંચવાનું ફાવે તને ટ્રાય કરો ના આમ વાત હું બોલું ત્યાં મને તો અમમાં જ દેખાય છે દેખાય છે ને એવું દેખાવું જોઈએ ત્યાં કીધે જાણે પેલા ઓમ લખેલો હોય એવું દેખાતા જવાનું કે નૌકાર મંત્ર તને આપીશ નૌકાર મંત્ર આખો વાંચશે આખા બધા મંત્રો ત્રણ મંત્રો એટલું રોજ કલાસન રાખીશ તો એટલી એકાગ્રતા કરીશ બહુ થઈ ગયું સમજ એને પદસ્થ ધ્યાન કહ્યું છે ભગવાને શું કહ્યું પદસ્થ ચલો અમે તો આખું બધું જ વાંચીએ દરેક વસ્તુ જ વાંચીએ અને જે જે આવ્યું તે વાંચીએ દરેક વસ્તુ વાંચવાની એટલે સીધી એમ નહીં ના વાંચે શું થઈ ગયો એ તો આત્મા જાગૃતિ બંધ થઈ ગઈ અમારી એવા જાગૃતિ નિરંતર એક પણ ભૂલ અમને કયા વગર થઈ શકે નહીં ઇન્ફોર્મ કરે ભૂલ્યા આટલો બધો વધી ગયો આવ્યા ને સાત સાત ચોરાસી ચોરાસી લગ્ન કાયમ ના સુખી બીજું આવો સુખ બધા સંજોગો ફસલા બે વારમાં તો અમને જમવા બોલાયા તન્મય માયા કા બધી ચમ મૂકવા આવે બધું બહુ ફાધર શું માણસ શું શું થઈ ગયા એના બીજા બે ભાઈઓ હતા ત્યારે કદાચ સર થઈ ગયા ઉપર કે રૂપિયા આપું કે છે ડોલર આપું બે અમે તારે ટેરિસ થયો ને ડોલર એનું આપું છું હવે બોલીએ નહીં ગયું પછી પછી સમજી ગયા ને દાદા કે એમ કરીશું દાદા જેમ કે એમ કર્યું શેરી તો જેનું ઠીકાણું નતું તે તેડી થયું ઘર બાર બધું સાથે ફર્નિચર બધું હું હું આપી દઈશ તમને ઘેરથી મફત આપી દઈશ ઘેર આવી હું તો કામમાં હતો આપણે આવા સોફા છે ઘેર આવીને પછી બધું પીટ પીટ કરી ગયો કે હું તો ઘરમાં હતો જ નહીં જાય અપ ટુ ડે ત્યાંની લારીમાં નાખીને લાવ્યો મારે ઘરે બધું મૂકી ગયો સાફ કરી ગયો પછી કેટલું મોટું આપવા નહીં ગયું એક લાખ રૂપિયા પંદર હજાર રૂપિયા મોકલ્યું હા છે એ તો લખાય એવું એવો ભલો પંદર હજાર મારા ફાધર નહીં આ લાખમાં કેટલો ભલો વાણીઓ વાણીઓ આવું ના બોલે પાડીદાર બોલે આવે આની કૃપા વગર તારે શું કહેવાય કે મેં બહાર કરી મરેલા આ તો બિલકુલ બહાર નીકળી જાય માણસ ખરી એ દિવસ કેવા એમને ચાલે કે છે રિલેટિવ પોઈન્ટ ને એમ તો સમજી ગયો નીરુબેન અમી પણ અનુભવમાં આવે પાણી પાણી રેડો દરેક માણસ ના દરેક જુદું જુદું જ્ઞાન નીકળે છે મોટું આશ્ચર્ય કહેવાય છોકરાઓને મજા પણ કોલા ડગી જતું રે દાદાથી દાદાના કામમાં દુશ્મન મળે જેનાથી વધારે જ્ઞાન ને જો આ બધું જ્ઞાન પચાસ પચાસ અનેક જાતનું જ્ઞાન છે હાવ તદ્દન પ્યોર એ જ ના આધારે જે ક્રિયા કરે છે પરમાત્મા ક્રિયા કરે પ્યોર જ્ઞાન સંપૂર્ણ એમ કે ચાર ડિગ્રી મારી છે જ્ઞાન પરમાત્મા જ્ઞાન કેવાય જ્ઞાનમાં બહુ ઇન્ટરેસ્ટ ના ભાઈ વર્તનમાં ઇન્ટરેસ્ટ ભાઈ વર્તમાં કા પ્રણા કોડ કોડ કહીએ ને બધું વર્તન કહેવાય પેલું તો અનેક આજી ના થાય બહુ છ ડિગ્રી છે એટલે બુટ ના પહેરે એમ ને એમ અને આ તો તમે ના પહેરનાર મળે તો છે એવું એમ છે પેલા ના પહેરનાર મળે તો એ છે તે છે પણ બહુ તમને તમારે બહુ પણ સારી છે એટલો જ છોકરો નહીં મેં પૂછ્યું માલિક ખરા તારા મમ્મી તક માલિક તો ખરા રેડિયાના માલિક અને એના માલિક કપડાના માલિક રેડિયાના માલિક એના માલિક કેમ તું માલકીમાં આવ્યો તું માલિક તારી મારે માલિક કોણ કોણ માલિક છે માલિક છે એ તો મોટેલ છે એ છે હા પણ બીજો કયો શું ચલાવે તું કયા છો નો માલ ઓ તો આ બે આ બે તેમને વેચવું હોય તો વેચી દે સારું કરે નહીં કરે એ પછી વળી કરે પછી એવા વિચારવાનું ત્યાં સુધી નહીં વિચારવાનું એવું ત્યાં સુધી બધું ચાલી જાય <coughs> વેચવાનો વિચાર કરે તું કરું તારા આખો ખરું કહ્યું શું વાંધો ઉઠાવું છું પછી એમ તો નહીં કરે પણ લોકો નહીં કરે તો કરે તો આમ તો કોઈ એવું નહીં કરે પણ કોઈ વેચે નહીં મોટા કઈ નહીં વળી કઈ નઈ કેવાનું ઓકે તમારે એવું કરવું હોય તો કરો વેચાયું એ લોકોને વેચવો હોય તો વેચા દેવાનો હા આમ તો કરું પણ બોલવાનું નહીં મનમાં તો થાય વળી પણ પછી કહેવાનું નહીં ખાલી એકવાર કહેવાનું કે કેમ કરતા જોવાનું શું કે માલિકે માલિકે ભાવે તો માલિક છે ને હા માલિક તો ભાવે કરે લેડિયાને વેચે એ કરે જમીનમાં મૂકી રાખે માલિક નહીં કે માલિક તો ખરા ને કે શું કે બાર પૂછે એમના માલિક છે કોઈ માલિક ના કોઈ માલિક ના હોય ને હોય એમને કોણ માલિક એના મા એના મધર એકલા છે માલિક બીજા તો માલિક હતા ને ઉતા હતા શું નામ ઉત્તમભાઈ કેમ માલિક પણ છોડી દીધા લઈ ગયા નહીં જોડે નહીં નહીં આત્મા પર તો કોઈ માલિક નહીં હોય આત્મા પર કોઈ માલિક નહીં પણ શૈલેષ પર હોય આત્મા પર નહીં આત્મા પર માલિક નહીં એટલે ઉત્તમ ભાઈ ગયા કે જો આપી છે જતા જતા એમને ની ખબર આપ્યું તો હશે જમીન કે એવું તો આપ્યું હશે એ તો નહી ખબર નહી ખબર પૈસા તો નહી આપ્યો હોય કદાચ મમ્મી ને ફાધર હતા કોણ મમ્મી ને કે હતા જુદા જુદા બોડીઝ હોય દાદાજી તમે સોળ શબ્દ વાપરીને મમતા કેવી સોલિડ ખસેડાઈ જાય જો સ્ટોર તમે બોલો એક વર્ષ સુધી સ્ટોર સ્ટોર કહો તો મમતા ખસી જાય દાદા એમ છે જે મમતા છે ને જે માય મધર તે તારું હલકું કરી છે ખુશાલ દાદા એક સ્ટોર હતા ઉત્તમ દાદા એક સ્ટોર હતા ચોર એટલે શું પણ તમે શું કેવા માંગો પણ કેવી દુકાન અમારી દુકાન હોય પહેલે દુકાન હોય દુકાન જે છે સંપાદન માં તમે જ્યાં સુધી ભાવ આવતા હોય તો એટલે થઈ જાય અને સોળ સોળ ની જગ્યાએ આપણે આમ ફાધર મારા પપ્પા પપ્પા દુકાન ના નીકળે નીકળે છે મરી જાય તો મારા પપ્પા કે અને આ તો ફાઇલ કરી રહ્યો તો પણ આવું મને હજુ અઘરું લાગે એવી રીતે સમજવાનું કે તમે કેવો કે મમ્મી કોણ મરી જાય તો એમ જ કેવાનું કે પાયલ જતી રહી પણ હજુ મારી વડે કઈ આમાં પીએચડી હજુ નથી આવ્યું કે મને એકદમ સમજ પડે કે જયારે તકલીફ આવે પછી તો આ બધું કદાચ નહીં રહી બરાબર મગજ એકદમ પડાય જ્ઞાન છે એનો સ્વભાવ છે કચાશ હોય છે દાદા નું જ્ઞાન છે ને એવું તેવું જ્ઞાન છે તાકાત તો આવીને મજે પક્ષ નું નથી આ ભગવાન પક્ષ નું છે મજે પક્ષ નું નહીં લેબર ગવર્મેન્ટ નું નોટ લેબર નાસ્તા બાસ્તા થઈ ગયા ક્યાં જઈએ નથી આવે માટે ઉપકાર બોલે ઉપકાર ના બોલીએ તો ભાવ થાય આપડા લોકો કોઈ બોલે કે એ તો ઢોંકી વાત રાખે એવું ના બોલાય કે છે હાથું છે બોલો ને એને સમજણ પડે મેં ભાડું નહીં લીધું ભાડું લે છે કઈ નહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ છે આપણે સોમવારે એરપોર્ટ પાસે સવારે એટલે લઈને લોકો એરપોર્ટ ઉપર આવવાના કશું આપણે અમે લેવા અમે એટલે લેવા અમે આવી જશું રામોહનભાઈ બી આવશે લલિતભાઈ આવશે અમે આવી જઈએ રમત જોઈએ ને સર એવી સમજણ જો અહીંયા આગળ તમે સાથે ત્રણ અમે અમે જયારે ઓકરે તમે ઇન્ડિયા હતા અમે અહીંયા હતા ત્યારે અમે વિચારેલું કે આપડે ત્રણ મહિના દાદાજી સાથે ફરીએ પછી એવું વિચારેલું કે કોઈના ઘરમાં અગવડ પડશે તો આપણે રાતે મોટલમાં સુવા જતા રહેશું અને પછી સવારમાં નાહી ધોઈને આવતા રહેશું પણ મનમાં એમની ઈચ્છા ખરી કે જેના ઘરમાં જઈએ એમાં ખૂણો એ આપશે તો ત્યાં સુઈ રહેશું તો દાદા સાથે રહેવા આપણે ખૂણો બધું ખોટું આપડા બાર નો એ વખતે રાજનાથ પણ આમ દાદા એવો ભાવ થાય કે આટલા બધા દિવસ કોઈના ઘરે કેમ ના રહેશું કેમ ના રહેશું <laughs> એટલું સુંદર સગવડો થઈ ગઈ કે જાણે બધા આપડે સગા વાલા હોય બધા કરતા હું છું એકદમ ના થયું ઉત્તમ થયું નહી તો અહીંયા આગળ બધું તો ના આવાજ નહીં ના આવાજ અને પછી હજાર માઇલ બીજા ડ્રાઇવિંગ વધી જાય હા ડ્રાઇવિંગ વધી જાય અત્યારે કુદરતી કેવું મીના એ નતો જોયો મીના આપડી મીના એ ચાલો હારું આપણું આપડે એવું <laughs> નથી અમુક જગ્યાએ જવું નહી લાવના છે ને તન કાલે કઈ મટલું થઈ ગયા હોય ચાલો બહુ સારું એટલે આવું બધું નક્કી કરેલું કામ લાગતું નથી વટલો એ ગોઠવણી કરીએ પણ કઈ રે આવે સારી ના આ કરવાથી શરણાકાર થઈ જાય એટલે લોકો ભેગા થઈ જાય તન્મયકાર થઈ ત્યાગ કરવાનો ત્યાગ ભેગા ના થઈ જાય ખસી જાય તો આપણે મહી રહે નહીં પ્રેક્ટિસ કરીને એ સાથે જ આવવાની પેલી બધી ટેસ્ટ એક્ઝામિનેશન કરવું ટેસ્ટ ચાલે ને ભગવાને ત્યાં મોક્ષમાં ટેસ્ટ ચાલે જ ત્યાં તો ટેસ્ટ કમ્પ્લેટ ટેસ્ટ આજુબાજુ જીઓની મેં જ્ઞાન મળે જીઓ કંટાળ્યું કોઈ દેવમાં એ થઈ જાય એકાકાર થઈ જાય એવું સર ફેર કેવી છે અવલંબન બનાવવાનું અમારામાં નિરાલંબ કે અવલંબન તો અવલંબન ખસી લેવા ગયેલી એટલે મને નીકળી ગઈ કાલના મને દાદા જે તમે જે કહો છો કે ત્યાગી જેટલું ત્યાગ્યું એટલું તમારે ભોગવવું પડે જેટલું તમે અહંકારથી ત્યાગ્યું હોય ત્યાગ કર્યો હોય જે વસ્તુનો એ તમને બમણે ભાવે આવતા જન્મે પાછું આવે ત્યાગ એટલે શું કે અત્યારે આપણાથી નબળી છે એટલે પાછા કાઢ્યા કે અત્યારે આપણું કામ નબળી પાછા કાઢ્યા તે કસરત કરી મજબૂત થઈ ગઈ પછી આવે તો લડીએ ત્યાગ એટલે કસરત આપણા કઈ બધી હોય ત્યાગ એટલે ત્રણ ભગવાન પણ હોય ત્યાગ એટલે તિરસ્કાર છે સુકો તિરસ્કાર છે ત્યાગ સમજાય સુકો તિરસ્કાર છે જે વસ્તુ ત્યાગ કરો તમે એનો તમને ડર લાગે અગર એમાં તિરસ્કાર તિરસ્કાર એનો ડર જ ભાઈ લાગી જાય ભય હા તિરસ્કાર કર્યો ત્યાગ્યો એટલે પછી અડકી જવાનો ભય લાગ્યા કરે એટલે પછી તમે ગભરાઈ ગભરાઈને ચાલ્યા કરો જે જીવો દાદા દેવ ગતિ પામે દેવ ગતિ પામે જે જીવો એ લોકોને પણ કોઝ કોઝ ઇફેક્ટ ની અંદર આવવું પડે એટલે એમાં જ હોય ને એ લોકો જે લોકો જે જીવોની દેવગતિ થઈ હોય એ લોકો પણ કોઝ ઇફેક્ટ ના રૂલ્સ ની અંદર જ હોય ને દેવગતિ વાળા એમને પણ કોઝ અને ઇફેક્ટ એ નિયમ માં જ આવેલા હોય કોઝ સહજ ક્યાં નીકળ્યા એક મનુષ્ય દેહ ના રહી જ્યાં કર્મ બંધાય છે ત્યાં સહજ ના રહી બીજે દેવગતિ કર્મ બંધાતું નથી તેમાં દેવગતિ માં પ્રાર્થ અને પુરુષાર્થ નહીં ના પ્રાર્થ ભોગવે એટલે જે જે તમારું તે ક્રેડિટ છે એ ક્રેડિટ ભોગવવા તમે પૂરી થઈ જાય એટલે તમારી પાસે થઈ આવે ડેબિટ થઈ ગયું નીચે જાય ચાર પગલા થઈ એ પૂરી થાય અહીંયા આવવાનું વેરી ડે અહીંયા આવીને કર્યા કરવાનું તે પાસે ભોગવવા જવાયા કરવાનું વેરી ડેબિટ બિલકુલ ના હોય ખેદાય આવતારમાં ત્યારે મોક્ષ ચોપડા બંધ થઈ જાય એટલે ચોપડા બંધ તમે મનુષ્ય દેહમાં જ કરી શકો ચોપડા બંધ કરવા થાય તો જ મોક્ષ થાય થઈ ગયું તો આ બધું ડેબિટ થઈ <laughs> જેરી આ તો મહાવિદ્ય ક્ષેત્ર જે છે એની અંદર જે હોય એ લોકો તો દેવગતિ થી પણ આગળ આપણે ફેર કશે છે એટલો કે અમેરિકામાં અત્યારે ઇન્ડિયામાં લોકો ઊંઘતા છે અને આપણે હિંજાડે કારણ તો કાયમના માટે ચોથો આરો રહે છે કેટલીક જગ્યાએ સૂર્યનારાયણ છસો મહિના દિવસ એવું હોય ને એવું તો આરો ચોથો કાયમના માટે ચાર તીર્થંકર હોય ત્યાંના મનુષ્ય કેવા હોય કે એના કરતા ત્રણ હજાર વર્ષ પહેલા હિન્દુસ્તાનમાં હતા એવા માણસ હોય છે આ ત્રણ હજાર જે બગાડ છે એવા માણસ ના તે લોકો પાસે ખાલી કારણ અને કારણ દેહ અને સૂક્ષ્મ દેહ જ હોય મહાવિદ્ય ક્ષેત્ર ની અંદર આપણા જેવા ત્રણે દેહ આપણા જેવું ખેતીવાડી બેતીવાડી વેપાર વેપાર બધું બહેરી લોકો ઉઠાઈ જાય બધું ચોરીઓ કરી જાય ગજવા કરી પણ આપણે ત્રણ હજાર વર્ષ પહેલા હતો દેશ એવું એવું ત્યાં હતું વિકાસ ત્યાં તો એ વાટો થઈ ચોથો આરો છે કલયુગ સંપૂર્ણ એ ત્યાં હવે એમ ફેર કીધો કે એ ચોરીઓ કરે છે ને આ ચોરીઓ કરે છે પણ આ લોકો શું કરે છે કે મનમાં જેવું હોય એવું વાડીમાં બોલતા નથી એવું વર્તનમાં રાખતા નથી આ લોકો અને એમના શું દે છે મનમાં જેવું હોય એવું બોલે એવું વર્તન રાખે હું તમને મારીશ મનમાં જે એવું બોલે એવું કરે એવું એના હાથે મારી કોઈ કે હું તે બીજાને કહું એટલે ભડકું શું કરાય એના મનમાં જુદું છે હું બોલે જુદું વર્તનમાં જુદું છે ક્યાં ઠેકાણું છે ભડકીશ નહીં આ ભડકો જે નહીં એકાત્મતા એટલે જે જ્ઞાન પામેલા હોય એ લોકો એ લોકોની આગલી ગતિ કઈ દેવ ગતિ તમે કહો છો કે એ મહાવિદ્ય ક્ષેત્રમાં મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈનું અહીં કોઈનું શહેર એનું કઈ કાચું રહી ગયું હોય બધી મનુષ્યમાં આવે કે જાનવર જાનવરમાં જે આપણે જાનવર કરી પચીસ પચી છે વધારે જાનવર પચી વર્ષમાં થઈ ગઈ આ બધી બધી ભણતું બધા વિચાર બધા ગયા કેન્સલ થઈ ગયા અપમાન કરે નામ શું હરીશ નાના પ્રધાન થી કેટલો બધો ફેરફાર થાય નહીં બહુ એટલે આમ જાતે કઈ કંટ્રોલ કરવા જાય તો ખુશી જાતે કંટ્રોલ કરે ને કદી બોલે જ્ઞાનીઓ છે એ જ્ઞાનીઓની સાથે તમે સાથે લઈને જવાના તમે સાથે રહેવાના જ્ઞાનીઓ નિયમ જ એવો છે કે આ ઘઉં ઘઉંની હોય ને બધા ઘઉં જ હોય સરખા ગુણાવાનું એટ્રેક્શન હોય કેવું હોય આ જગત નો નિયમ બધા નિયમ જ હોય લેયર્સ હોય લેયર્સ સરખા ગુણવા પણ ગૌ તો એ જ જો કેવું છે દુનિયા ગોઠવેલી છે ક્રમવારી લેયર આપણા મનુષ્ય જે દેખાય છે આંખે મનુષ્ય તેના લેયર કેટલા જણા છે ફોર્ટીન લેખ લેયર છે બોલો આપણે લોકો એ સુરેશ કે બધા હરકા કરો કઈ કરો લેયર કેટલા અને તો હરકા કરો કેવી રીતે બની શકે એક લેયર બે લેયર બીજા લેયર જોડે એડજસ્ટ કેવી રીતે થઈ શકે એ અઢાર ડિગ્રી નો માણસ બહુ દસ ડિગ્રી સુધી એડજસ્ટ થઈ શકે બહુ ત્રીસ ડિગ્રી સુધી એડજસ્ટ થઈ શકે એસી ડિગ્રી પર શું એડજસ્ટ થઈ three hundred ninety degree three hundred sixty sixty degree એમાં અઢાર ડિગ્રી પર ઉભેલો માણસ ને જોડે બીજા દસ ડિગ્રી સુધી એને કોઈ થોડા થોડું થોડું એડજસ્ટ થઈ શકે આ બાજુ અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી ડિગ્રી લેયર છે લેયર એટલે શું